પાંચ ચોરાસી ઓગણીસ સવારે વસંતરીટા ઓગણીસ પાંચ ચોરાસી વસંતરીટા છ અવિનાશી તત્વો છે છ અવિનાશી તત્વો તત્વો તો એ છ જે છે એ એકબીજાના જેવા છે થોડા થોડા આ જે છ તત્વો છે તે એકબીજા જેવા છે થોડા થોડા એકબીજા જેવા સરખા હતા છે બધા પણ દાદાજી ગતિ સહાયક અને ગતિ અને આકાશ અને સ્થિતિ થાય હા એ કેમ સમજાઈ ગયેલા છે ને એ આત્મા તો બીજા તત્વો સમજાયા છે ને આત્મા તત્વ કેમ નથી સમજાયું પેલા કેટલા ચાલ્યા છે કેવું ખબર પડી જાય સમજાયા નથી એ તો ઉપર ચોટી સમજાયેલું છે હજુ ઇનર તો ઇનર સમજતા આવતા દાદા કાર ના બીજું શું ઇનર સમજવાનું કાર એટલે કાર કાર એટલે કાર એમાં બીજું શું સમજવાનું ઇનર એના અણુ છે એટલા બધા દુનિયા બધી અત્યારે અણુથી ભરેલી કારના આજે કૃષ્ણ ભગવાન જે બોલ્યા હતા તે અહીં અણુ બોલાવાય એવું કૃષ્ણ ભગવાન બોલ્યા હતા તે આજે એ અણુ હજુ છે કઈ પ્રયોગ કરે તો પછી એ જડે એમના શબ્દો ગીતા પછી સંભળાય એમના મોડે બહુ ઊંડું હોય આ કશું સમજાય નહીં ઉપર ચોટ્યું સમજવાનું ચીજ બહુ બહુ ઊંડા સમજે કામ શું થાય ગટવત પાણી જાય એટલું જાણી લેવાનું પછી ગટર કેટલી ઊંડી કેટલી પોળી કેટલી અડી ગયેલી કેટલી કોવેલી બધું આપણે જોવાનું છે અહીંથી પાણી જાય છે આ વચ્ચે અહીંથી અહીંથી આ જાય છે એટલું જાણી લીધું એટલે બેવું ભેગું થઈ ગયું તો આત્માને એટલો સહેલો છે ને સમજવાનો જેટલો આકાશ તાર પણ આપ મારી ગયા એટલે પછી સહેલું જ છે ને હવે પાછું બહુ અઘરું આત્મા તો કોઈ આટલો જાણ્યો નહીં એક આટલો આપની કૃપાથી જ્ઞાની ની કૃપાથી આપડે મહાત્મા એકલા જ જાણે બાકી ભાઈ કોઈ જાણે હિમાલયમાં રખડે ગમે તો રખડે બધા સંતો બનતો કશું રામ તારીમાં એટલે ભગવાન ક્રિએટર તે ભગવાન ને બનાયા પણ ખંભે નહીં ભગવાન છે એવું બોલે તમે લાકડો ક્યાંથી બાળી છે <laughs> દાદાજી અનંત અણુઓ કીધા તમે પરમાણુઓ કીધા અણુ ને પરમાણુ કીધા આપણે કાળના કાળના અણુ એ અણુ એટલે આ ફિઝિક્સ ના જે અણુ છે એ એવા અણુ હા પણ એ દેખાય આ દેખાય પેલા ના દેખાય આ રૂપી છે પેલા અરૂપી છે અરૂપી અણુ અરૂપી અરૂપી અને સ્થિતિ સહાયક અને સ્થિતિ ગતિ ગતિ સહાયક અને ગતિ એ બે તો એના બી સહાયક અને સ્થિતિ સહાયક ગતિ સહાયક હોય તો બસ અહીંથી છાપરું ઉડ્યું એટલે પછી ફરિયાદ કરે પડે નહીં પણ ના એને ઉભું જોઈએ ને નહીં તો માણસ નહીં ગયો પછી ફરિયાદ કરે એને ઉભું રહેવાનું એટલે આ સ્થિતિ થાય તો સ્થિતિ એ એ શક્તિ છે કે એના અણુઓ છે એ શક્તિ છે as a physics as a it is energy કે ઇટ અણુ સ્થિતિ એ તો પ્રદેશ વિદેશ છે બહુ મોટું જેને જે ઈચ્છા થાય ને એટલે એને હેલ્પ કરે પ્રદેશ સ્વરૂપે એ આનું ના ભાઈ પ્રદેશ સ્વરૂપે એટલે આ પાછું નવું કીધું એક પ્રદેશ સ્વરૂપે એ કહેવાય પ્રદેશ પણ તમે તમારી બુદ્ધિ ના હવે આ ગિલોરી મરી જાય છે ને અરે ગિલોરી નું પૂછડું કપાઈ જાય નવી નવા જૂની થાય છે તે શું થાય છે એનું સોલ્યુશન લોકો લાવી શકે નહીં લોકો શું કે જીવ એમાં નીકળે છે જીવ નીકળી રહે છે એટલે પછી પડી જશે કે એવું કે એવું કે ને તમે જોયેલી નહીં પૂછરી કપાયેલી તમે જોયેલી તમે જોયેલી તો પૂછરીમાં હલાટ કરે પછી ઊંચી થાય નીચે થાય ઊંચી થાય નીચે ગિલો વિચારી ગઈ પૂછરી નીચે હલ્યા કરે તો એ શું થાય કહો જીવ કપાય નહીં પૂછડી કપાઈ ગઈ આમ કપાતા ને હાથે ચેતન એક જ થઈ જશે લાંબુ જુદું પડે ને ગિલોઈ પછી આખા ચેતન સાથે ચાલી જશે આ રહ્યું પૂછડું જે નીકળે છે ને એ ગતિ સહાયક ભરેલું તે કુદાકુદ કરે છે ગતિ સહાયક ભરેલું તે કુદાકુદ ગતાય આપણે ગતિ ને શું કીધું પ્રદેશ પ્રદેશ સ્વરૂપ છે ગતિ આત્મા પ્રદેશ છે અનંત પ્રદેશ દાદા પ્રદેશ વિશે કોને પ્રદેશ એટલે તમારી ભાષા ના બોલો આ શબ્દ કાવ્ય આપેલા છે એ તો જયારે સૂક્ષ્મ વેદે સમજાય આપડે કામ નહીં બહુ ઊંડો ઉતરવાનું આ પાણી આવ્યું કઈ ઢીટ એક ટાંકીમાં ત્યાં ઈશામાં અસર પડાવીમાં ક્યાં જાય છે આ પછી એમાં હાથ પગ ધોઈ નાખી મળું ધોઈ નાહ્યા પછી કંઈક આ ગટરમાં બસ એટલું જ જાણે છે ગટર શેમાં વાળી છે ત્યાં નથી માનવી ઉપલબ્ધ જાણે તેના મુક્તિ અને જાણવા બહુ ગયા ઊંડા હાથમાં તો બે પડે કામ શું આપણે કામ હતી કામ ગાડીમાં ક્યારે બનાવી શેની બનેલી છે બધું જાણવાની જરૂર આપણે ગાડી બેહીને ગયા હતી છે પછી ગાડી એને ગયા ને આપણે આપડે ગયા પૂતગલ તો બધા આનું બનેલું છે ને પૂતગલ પૂતગલ પૂતગલમાં બધું આવી છે પૂતગલમાં એ ધર્માસ્તિકા બધું આવી જાય પણ ખરી રીતે પૂતગલ આનું એકલા જ ગણેલું છે પણ ખરું જોવા જાય બધું ભેગું થાય આ અનિમી બધું હોય આ પૂતગલનું પણ લોકો એને સમજે કે અણુ એકલાને ફૂટકર બન્યું છે રૂપીને રૂપી તત્વ કેમ આ વિચારો આવ્યા હતા તમે બધા આત્મા જાણી લીધો કેટલો આત્મા જાણી લીધો કે આ ભાગ આત્મા ને આ નો સંભાવ નિકાલ કરે ટીગડ્યા આ નો આત્મા એ સંભાવે આત્મા નિકાલ કરે છે કે તરુલતા કરે પ્રજ્ઞા શક્તિ આત્મા જાતે કશું ના કરવા તરુલતા બેન સાથે ઉગ્ર થયા હોય કડક થયા હોય તો તમને ગમે નહીં કે આવું શા માટે આત્મા અને પેલા દાદાજી બધાના દિલમાં એવું બે ભાવના નહીં હોય કોઈ નહીં કોઈ સાધુ ને સંન્યાસી આપણને કેમ સહજ લાગે છે એટલે નહીં તો એના માટે તો આવું તમે કહો ને તારે પેલા તો સંન્યાસ આશ્રમ છે ત્યાં પાર્લામાં તે બધા શું કે કરોડ ઉપાય ના થાય તો કરોડ ઉપાય ના થાય એવું કે એમનો વિચાર કશું ભાન જ ના થાય આવી એ તો સારું કરવાનું શીખે ગુસ્સો ના કરો શાંતિ કરો શાંતિ ગુસ્સો દેવ સંસાર એના સંસારમાં સંસારમાં આમ થઈ ગયો આમ થઈ ગયો ખાટલા નહીં ખાટલા નહીં <laughs> સંન્યાસ શાસ્ત્ર માને એમ ના આવે કે બેન કે શબ્દોથી વાંચવાથી ગપ્પા મારે તો ને આ શૈલેષ ને બીજુ ને બાબુજી બધા રહી જાય છે ધ્યાનમાં રહી જાય છે સાચું છે ને આ ખોટું છે અથવા બે શક્તિઓ અંદર થઈ ગઈ છે જેટલું મેં નીકળ્યું એટલું ખરું કાચું થઈ લે ફરી વાર પછી નિવારણ કોઈ માટલું કાચું રહી ગયું ફરી નિવારણ આપણે મીના બેગ જ્ઞાનમાં બેસશે ને પછી બહુ સારું લાગશે એમની સમજ બહુ ઊંડી છે કરો છો ને કે મોક્ષ સહજ છે એ કે કોચિંગ તો ખ્યાલ આવ્યો કે સીધું કેટલું છે બીજું છે નહીં ખીચડી બનાવે અઘરી એ લાકડા લાવો કોલસા અને હરગાવો કાકડી મૂકો પછી દાળ લાવો ચોફા લાવો પાણી લાવો તો કશું જોઈએ કરોડો ઉપાય આત્મા જેવી શ્રદ્ધા દેહની હું આત્મા છું શ્રદ્ધા દેહ શંકા શંકા ને શંકા આ કોણ કરે તો બીજું કોણ કરતું મારા ત્યાં હું જ કરું છૂટે નહીં પેલી બીજી આપતો અરે બીજું પેલું એ આપો છે પાર્લામાં તમે એકવાર સત્સંગમાં કહેલું કે એક સ્ટેજ એવી હોય કે વસંતભાઈ કરે છે અને બીજી અને એમાં તન્મયાકાર હોય બીજી સ્ટેજ એવી હોય કે વસંતભાઈ કરે છે અરે વસંતભાઈ જુદા અને પોતે જુદો અને આ કરતા જુદા અને પોતે જુદા અને ત્રીજી ટોપ ની સ્ટેજ એવી છે કે વસંતભાઈ શું કરે છે એને પણ જુએ છે અને આત્મા વસંતભાઈ શું કરે છે એને જુએ છે એટલે આત્માને પણ જુએ છે એ સમજાવો કે છે જરા એ સ્ટેજ કયું કહેવાય એ સ્ટેજ એ સ્ટેજ કયું કહેવાય એમાં કોણ કોણ જોયું છે ને કોણ કોણ આ જોવાના કાર્યમાં પડ્યા છે ને એ કાર્ય જોવાનું સહજ હોવું જોઈએ જોવાનું એને કરવું પડે શું કરવું પડે જ્ઞાતા રસ્તા રહેવું રહેવું પડે રહેવું પડે છે એટલે એને પણ જાણનારો છે જોવું દેખાય દેખાય એટલે જ્ઞાતા દ્રષ્ટા જોવું પડે છે એ કોણ અને એને પણ જે જુએ છે તે કોણ મૂળ મૂળ છે એને પણ જોઈએ તે મૂળ જોવું પડે છે તે વચલ ઉપયોગ એટલે એને પણ જાણનાર છેદ છેલ્લી દશામાં આ અરીસામાં થતે આપણે આમ બેઠા અરીસા મૂક્યો આપણે બધા દેખાય તરત એને કઈ જોવું પડે મેં ઝળકે આત્મા ઝળકે બધું આખું જગત એ વચલો કોણ દાદા અને એ જયારે સંસાર ભાવમાં હોય છે આગળ આપણે બહુ કઈ જરૂર આપણી કોલેજ થી આગળ ની નથી ભાગ આપણી કોલેજ માં છેલ્લું વર્ષ બાકી છે ના બીજા ભાવે પણ તે રહે ને અત્યારે છેલ્લું વર્ષ બાકી રહ્યું તે આ ભગવાનની પાસે જઈને બેસીને ને દાદાજી સિમંદર ગરજ જ <laughs> ને આ શું છો કર્યું દેખાયું શું પણ દાદાજી એમને બી એમને જે એમની ભજના કરતું હશે એ વધારે ઝડપતા હશે ને એમની પાસે જે શ્રીમંદર સ્વામી ની ભજના કરતા હશે ભગવાન આસિસ્ટન્ટો કહેવાય ને ભગવાન ના આથી મોટા માણસ ની નામ દેશે તો દાદા તમે એમ કેમ ને કે સવારમાં આપણે સિમંદર સ્વામીને ચાલીસ વખત નમસ્કાર કરીએ પ્રણામ કરીએ પહોંચે તો પ્રશ્ન એ છે કે ટાઈમ ડિફરન્સ તો ત્યાં બી હોય ને કે ગમે ત્યારે થાય છે તો એવું સવારનો કોર્ટ નથી પણ કરીએ દરરોજ પણ ટાઈમ ડિફરન્સ આપણે સવારે તમે નમસ્કાર કરવાનું કહ્યું તો કે આપણું અહીંનું સવારો પણ ત્યાંનો તો ટાઈમ ડિફરન્સ હોય ને જેમ અમેરિકા ને સવારનો ખેવાનો ભાવ એટલો બીજા કામ પર જતા પેલા ધંધા જતા પેલા ધંધો ના હોય ગમે તો વ્યવહાર કરો બહાર કરો આ સવાર માં કહેવાનો ભાવ કે કામ પતી અને સવાર માં તે છે તે ખરો ટાઈમ તો શિયાળામાં કરવું પડે કેવું શિયાળો કયો કે ઉનાળામાં શિયાળા ત્યારથી શિયાળો તો ઉનાળામાં શિયાળો કયો કહેવાય શિયાળો ઉનાળામાં સાડા ચાર સાડા ચાર થી સાડા છ બસ સાડા ચાર થી ને તો તમે અમે દાદા ભગવાનને નમસ્કાર કરીએ એટલે આપને નમસ્કાર કરીએ તો તે અમારે કેટલી વખત કરે અમારા તાર રોજ તમને જોડાય કારણ કે અમે દાદા ભગવાનને નમસ્કાર કેટલી વાર કરીએ તો જેથી કરીને અમારો તાર તમારી જોડે જોડાય અમારે હંમેશા જોડેલો રાખવો છે ના એ તો પછી ઘણા વખત છે ના પણ એ તો પછી સહજ થઈ જાય ને ના કહ્યું હો વખત તો પછી ગણ કરી એક વખત <laughs> દાદાજી શ્રીમંદર સ્વામી નું ઘણું જ પડે છે સ્વામી ના ગણવા પડે છે ચાલીસ વાર દાદા તો નિરંતર રહેવા જ બરોબર છે રહે છે પણ અમને એમ લાગ્યું કે ઘણી વખત એવું થાય છે હું દરરોજ બોલું એક કલાક દાદા ભગવાન ગણવાની સિસ્ટમ તો રાખવી નહીં સિમંદર સ્વામી માટે રાખવું ચારી એક બે ત્રણ ચાર બોલું દાદા ભગવાન સીમ એટલે સીમા રહી સીમા રહી અનલિમિટેડ એટલે અનલિમિટેડ ઇંગ્લિશમાં તમને કોઈ વાક્ય ગમ્યું બોલ્યા નહીં કે તમે બોલતા હતા એટલે ચૂકી ના પેલું વાંચ્યું તમે કયું વાક્ય ગમ્યું આપણે નામ નહીં જયારે દ્રષ્ટિ શું હોવું જોઈએ બીજી હતી ને સાચી સામું જોવાનું બાબુજી પૂછે છે બાબુજી પૂછે છે કે આપણે જયારે નામ દઈએ ત્યારે આપણી દ્રષ્ટિ સમક્ષ શું હોવું જોઈએ મનમાં મનમાં હા વિચારોમાં કયું બોલો સુમેન્દ્ર સ્વામી ને નમસ્કાર કરું છું દાદા નું જયારે આપણે નમસ્કાર વિધિઓ બોલીએ પંચ પરમેશ્રી ભગવંતો ને નમસ્કાર ઓમ પરમેશ્રી ભગવંતો ને નમસ્કાર તીર્થંકર સાહેબો ને નમસ્કાર સાસન દેવ નમસ્કાર <laughs> ત્યારે અંદર દ્રષ્ટિ સામે શું હોવું જોઈએ નજર સામે અંદર અસીમ જે કારો બોલી નજર સામે દાદાની મૂર્તિ હોય ફોટો ફોટો જોતા કરે છે કોણ એ સમજે તો ઉકેલે કાયમી કોયડો કરામત કરે છે કોણ સમજે તો છું એ જ ગોળ કરે છે કોણ સમજી જાય તો તમે વ્યવસ્થિત સમજી ગયા કે તે કોવાઈ રોકલ્યો ના ઉકલ્યો તરત જ હે તરત જ પણ નાખો જોઈએ બોલો ને બોલો ને વાંધો છે પહેલેથી બોલો કરામત ઉદગલની બાકી સ્વાભાવિક કરામત ઉદગલ છે લોક જાણે કે ચેતન છે શું લખે છે કરામત ઉદગલ ની બાજી સ્વાભાવિક ચેતન કરી છે કે પણ પૂતગલ ચેતન ની પૂતગલ ચેતન ની હાજરી ના લીધે કરી શકે છે ને એ જુદી વસ્તુ છે પણ ચેતન કરે ચેતન કરતા નામે બિન ગુનેગાર ને ગુનેગાર કરાવે છે ચેતન અક્રિય છે દાદાજી પંદર વર્ષ તેનો નીકળે પૂરો પંદર વર્ષ પહેલા પંદર વર્ષ પહેલા માસીબા કે લખાયેલું છે કરે છે કોણ જો થઈ જાય પણ એ કોયલો કોણ કે અને ભૂત હોય ગયો ભૂત કરે પણ કરના તો કઈ જોઈએ જ નહીં કે માણસ ને ભૂત ભૂત નહીં પણ પ્રેત વર્ગ્યું હોય તો પ્રેત જ કર્યા કરે પછી માણસ શક્તિ ના ચાલે જે વર્ગણ હોય તેનો અમલ હોય કોનો હોય અરે પ્રેત ને દારૂ પીધો હોય તો દારૂ નો અમલ હોય શું કહે એનું તરણ બંધ થઈ જાય તમે પીધેલો ને ચાલો પીધેલો ને પેલા પીધેલો પેલા પેલા કોઠો એઠો કરેલો ખરો આ કોઠો એઠો કરેલો હા એટો કરેલો પછી પવિત્ર કરેલો નહીં થાય સુરતી બધા કોઠો એટો કરેલા શીખે કેવા સરળ લોકો સારા લોકો છે કોઠો એટો કરીને કોઠો એટો કરે કે ચાલો પછી લખી છે અતિ મુશ્કેલ સમજાવું વિનાશ સ્વજ્ઞની સરળ સુખ સંપદા ખૂણે ખૂણો સકલ બ્રહ્માંડ નો હું જોઈને કહું છું નથી ભગવાન કોઈ કરતા જગત ગુણો સકલ બ્રહ્માંડનો જોઈને કહું છું નથી ભગવાન કોઈ ભગવાન કોઈ કરતા જગત આખું સ્વયંભૂત્યો જગત આખું આખું સ્વયંભૂત્યું એટલે વૈજ્ઞાનિક રીતે વિજ્ઞાન થી તું એસ ને એવું ભેગા થાય પાણી થઈ ગયું કોને કરતા કે કોઈ બાપો એની સ્વયંભૂ <laughs> આવું સાંભળવા દસ બેઠા છે આવું સાંભળવા તો કરોડો બેસવાનું છે શું કે આવું સાંભળવા માટે કરોડો બેસવાનું છે હા પછી શું કે છે છું ઇતિહાસે હું અચોળ જગતમાં મૂળ હું પરથમ જિનેશ્વરી મૂર્ત આ અક્રમ પહોંચું આજ છે વિક્રમ અનંતાયુગમાં અપવાદ પ્રગટ પ્રત્યક્ષ મૂળ ભગવાન જગતને ખુલ્લે આમ કહ્યું આ છપાઈ રહ્યું છે ચોપડીઓ પડી રહેશે તે લોકો ઘેર ત્યારે ખરી કરે બધું છપાઈ ગયેલું બધું જેટલું નીકળ્યું એ બધું છપાઈ ગયું કવિ કવિ ને હા એને સમજ ના પડે ફક્ત બાકી એને મળે કેવું સર નીકળ્યું એ તો એનો બધો આવે એનો આ રોગ નીકળી જશે ને પછી સારું સારું એને એ આપવાનું છે દાદાજી આપણા આપણા આપણા ગામથી મહાત્માના ડિસ્ચાર્જ જરા જલ્દી જલ્દી થાય એવું ખરું જપાતા ભેર ભરેલો માલ નીકળે છે કોને અમે બધા જ્ઞાનમાં બેઠા પછી અમારો ભરેલો માલ જરા જલ્દી નીકળી જાય ખરો નીકળી જાય ને બીજું આખે હંમેશા કશું કાળ પાકે એટલે બાબા કેરીને મારી કેરી ખાવી હોય તો ના ખાવી હોય તો એને કેરીઓ થઈ કરવી પડે એમ નહીં જરા જલ્દી નીકળી જાય ખરો વહેલો વહેલો નીકળે ખરો ના એ તો આ દિવાળી દિવાળી પર બાબા કઈક કેરી ખાય તો શું થાય એટલે એમને ફ્લાઇંગ છે નીકળે ઉતાવળ કાઢે ઉતાવળ કરી ઉતાવળ કરી ઉતારીએ ને બરોબર તો સીધે નહીં એ જ ફિલ્મ આપણી એ જ ફિલ્મ રામ મોહન શું કરી રહ્યા છે અને ખીચડી સીધે નહીં તો શું કામ નહીં સિદ્ધ થવા દો સિદ્ધ થવા દો તે આ સિદ્ધ થતા થતા સીધું આવી ગયું બોલો સિદ્ધ થયા નહીં ચઢાયા પછી એને સિદ્ધ થવા દે છે પછી ક્યારે ખાવાય જે પરમાનન્ટ છે એ છે કોયડો પદલ પદલ પરમાનન્ટ છે ને પરમાનન્ટ કાયમી કોયડો ઉકલે તો ઉકલે નહીં ને દાદાજી આપ જ્ઞાની સેવામાં હજી બહુ ખામી છે તે આપ જે આ બધું આ કીધું તો હમણાં એવો ભાવ થાય કે આપની જે સેવા કરીએ છીએ એ તો કશું જ નથી એનાથી વધારે થવું જોઈએ તો આપ સમજાવો તો વધારે થાય એમ કે છે કે આપની જે સેવા કરીએ છીએ એમાં બહુ ખામી છે આમાં ઓછું લાગે છે તો આપ કઈ સમજાવો તો અમારાથી વધારે થાય બરોબર છે ખામી હોય તો રાજી ના દેખાય બરાબર તમે શું કરી રહ્યા છીએ જોયા કે તમે શું કરી રહ્યા છો બરાબર અમારે જોઈતું હોય તમારે દીખ કહેવાય એની એ તમારે દીખાઈ નથી તમે શું કહી રહ્યા છીએ ના પણ વ્યવહાર એકદમ સુંદર બધાનો સુંદર હોવો જોઈએ ના આપ સમજ એ તત્વ વ્યવહાર સુંદર છે તેથી મારે વળવું નહીં પડતું આપ દીપક ને દીપકભાઈ ને દાદાજી આપ નીરુબેન ને દીપકભાઈ ને અને ભરતભાઈ ને એ ત્રણ ને તો વળતા મેં આપને જોયા છે એટલે એમને શા માટે કે એને અમારી પાસે જે ભૂલ થાય જો ના કહીએ તો એ ભૂલને ખરું છે એમ માની લે બરાબર ખરું છે એમ માની લે તો પછી અમને ઊંધે રસ્તે જાય એટલે એ લોકો અમને કે મને કે તમને કહેતા રહેજો કે એટલે અમે કહીએ તમને બી કહેતા રહેજો નવરો છું મને કેવું અમને કેતો રહે કરતા કયા કરતા આપણે આપણે આપણે આપણી રેગ્યુલર થઈ જઈએ શું ખોટું એમને તો અઘરું બેસી જાય કે ના દાદાજી ને આગળ હું ઘણા બધા નહીં બોલતો ને તેવું ચાલ્યા જ કરે છે ના ગમતો પણ હું ચાલવા દઉં શું કે છે અરે એનો રાખશો તાને મની આકલ તે દોડે જ્યાં મનોરંજન મનોરંજન માં દોડે મનોરંજન કરવા જાય મનોરંજન થાય અહીં કપાઈ જઈશ આ તો કતલ કરો આ બધે જઈએ ને આપડે સાધુ સંન્યાસીઓ માં આપણું જે શ્રદ્ધા ધન બધું લૂંટાઈ જાય આ ફલાણા મારા સારા ના ઢીકણા મારા જોયેલું કેવું ઘટાનું અને આપડા મહાત્મા મુંબઈ આવે મુંબઈ જોવાના મારી પાસે મેં તું જવાનું સરસ થઈ ગયા અહીં જ જોવાનું બીજું જોવા જેવું છે શું બધો મોહ બરબાદ દાદા એ મો ભરેલો માલ નહીં ભરેલો ભરેલો અરે ઘેટા ને નથી અક્કલ તે દોડે જ્યાં મનોરંજન યહા બરવાડ ઘનચક્કર લૂંટાતું શ્રદ્ધાનું આનો મીઠાશ અને અનુભવ લાગે આપ ન હો ત્યારે એટલી ઈચ્છા બી ઓછી થાય પછી આપના જય જયકાર બોલીએ અને ચરણ વિધિ વાંચીએ ને હું તો આપતા સૂત્ર વાંચું ને આખું ઝાડુ આપતા સૂત્ર તો બે બે બે પાના વાંચું તો મને તો મગજ ખાધો એટલો બધો એ થાય ફ્રૂલ આ લોકો પંદર વીસ પાના વાંચે રમેશભાઈ કે તારું વાંચન બહુ ઓછું છે ખૂબ વાંચવાનું રાખ પણ હું થોડું બે ત્રણ વાંચું ને એટલે ભરાઈ જવાય છે બહુ છે એક વાક્ય ચોપડી આવડી એક વાક્ય જો સમજે તો બધું કામ થઈ ગઈ ચોપડી મોટી ચોપડી વાંચતા એમને આપજો આપતા સૂત્ર વાંચતા હતા એમણે કોઈ ફ્રેન્ડને આપી દીધું છે ગુડ નીરુબેન આપશે તમને લગાડ નહીં અરે એને યાદ કરો તોડવાના છે આખું જગત ફસાય છે બધા તારે મોડું જોઈએ મોડું ચડી ગયેલું ભાઈ દાદાજી આ પોપ છે કે આપણા જે મોટા મોટા કથાકારક છે એને આપણી પાસે સમજાવીએ તો સમજી જાય ખરા ઉપર ચોટિયા ભાષા આમ પુનર્જન્મ અંદર ખાયા ના તો એમના એવા ભાવ કર્મ કરેલા એટલે આ લાખો લાખો ને કથાઓ કે છે એમણે એવા ભાવ કર્મો કરેલા એટલે આ લાખો માણસો કથા કરે છે કથા કરે છે મહારાજો કથા કરે ને લાખો માણસો એકઠા થાય ને મહારાજ રેડિયા બધા રેડિયા લોકો થાય વખત કાઢવા લોક ભેગું થાય અને પેલો રેડિયો આપણને મળશે બસો પાંચસો રૂપિયા <laughs> સોદાબાજી જોયેલી હું તમે કેટલા બધા વાત છે એક સમજે લખી દે નહી તો ગેટા એ મનોરંજન માટે ફર્યા છે હજે ગેટા જઈ લો ને બહુ પાલાવની હોય બધે <laughs> આપણે અમને બધાને જોઈએ ને મૂવી એનો મને શોખ ઘણો છે એ કેવો એ કેવો ભરેલો માલ એ શું થયેલું એ કેવો પ્રકાર જાત જાતના મોહના પ્રકાર ફિલ્મ જોવાના ફિલ્મ કઈ જોવાની છે કે અત્યારે આ શું ચાલી રહ્યું છે જોવાનું છે તે જોવાને બદલે બીજું જોવા જાય હા એ રાતે કેવી ફિલ્મ ચાલે છે એક આ બોલે છે ડમડમ કરશો <laughs> દાદા દાદા વાળી વચ્ચે બે છે ખુશી પેલો ફેરવે છે ફિલ્મ છે તમને દાદા બધી ફિલ્મ દેખાય તેની ફિલ્મ તો ગમે નહીં મરદાર ફિલ્મ આ છે તે મરદાર આ તો આનંદ જ જુદો હા આનંદ જ જુદો આનંદ ઉભરાય ફિલ્મ તો રડવું રડવા માટે જ જોઈએ બપોરની બાર નો છો અને જે કુદી કુદી ને જ્યાં ગાતા હતા રમેશભાઈ રમેશભાઈ ખુશ રહેશે કે બાબો નોકરી ધંધે લાગ્યો ભણે છે અને એ તો ઠીક પણ દાદા મળે છે સુલુબેન તે સુલુબેન તે આ શરીરનું નામ આ શરીર છે એનું નામ પાડવું ના પાડવું ઓળખે નહીં લોકો એક નામ તરુલતા પાડે એક નામ સુલુબેન પાડે પણ પોતે આત્મા છે પણ આત્માને ઓળખવો જોઈએ ને પોતે આત્મા છે આત્મા જુદો છે શરીરમાં એ ચેતન છે અને આ જડ છે હું સુરબેન છું એવું જાણીએ ત્યાં સુધી આત્મા નહીં હું શુદ્ધાત્મા થયો જાણ્યા આત્મા હું શુદ્ધાત્મા એ જ તમારો આત્મા જ્યાં સુધી બીજા આત્મા નો તમને ખ્યાલ બરોબર ના બેસે ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ જો નિરંતર છે તો આત્મા જ છે <laughs> બેન તો જાત્રા આવ્યા હતા હવે એમને બીજી કેટલા મોટા તમારાથી બાર પંદર બાર હશે બાર તમે સીધા આગળ મોટા જ્ઞાન એટલે જ્ઞાન એટલે જ્ઞાન એટલે જ્ઞાન એ જ આત્મા જે જ્ઞાન છે ને તે જ આત્મા પણ તે સાચું જ્ઞાન સમ્યક જ્ઞાન આ જ્ઞાન ભ્રાંતિ જ્ઞાન કહેવાય અમારા સસરા ને અમારા મામા ના કાકા ને બધું ભ્રાંતિ જ્ઞાન એ આત્મા નહી આત્મા સાચું જ્ઞાન એ આત્મા પ્રકાશ જ્ઞાન એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્યોતિ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ આત્મા દાદાજી જ્યોતિ સ્વરૂપ એટલે આપણે દીવો પ્રગટાવીએ એ જ્યોતિ નહીં ને સમજ ની જ્યોતિ સમજ એ જ્યોતિ સમજ એકલી નહીં સમજ અને અનુભવ બે ભેગું થાય ત્યારે જ્યોતિ થાય સમજ અને અનુભવ સમજ ને અનુભવ તારે જોતી અમારી સમજણ માં વર્તે અને અનુભવ વર્તે કરે એટલે વાળા ઓમ શાંતિ માં આપણે કહીએ કે હું જ્યોતિ સ્વરૂપ છું હું બિંદુ સ્વરૂપ છું પણ આને કે અનુભવ અને સમજ એ જ્યોતિ છે પછી એ જોતી ઉભરાય પછી જોડે બેઠો તેને સુખ્યો થઈ જાય રાતે ઉભરાતું હતું ને બે દિવસ થી બે દિવસ થી ઉભરાય ભીખું બનાવ્યું હતું કે એમ અનુભવ અને સમજ સમજ કઈ બેબી આજી ચા પીવા આવી મને સમજાવે વર્તે સુતેલી હશે કદાચ કે નીચે કામ કરતી હશે ચા પીવા એ નથી જબરું કીધું સમાજ અને અનુભવ એ જ્યોતિ એટલે દાદાજી એના કેવું કે સમજ એટલે આ કેરી મીઠી છે એ સમજ અને ખાઈએ અને ઘડી વર્તાય ને અનુભવ થાય એ જ્યોતિ થઈ એટલે રે આ સંસારી બધા ના અને જ્ઞાન પુરુષ નહીં કરી આપે ત્યાર પછી કેરી નો અનુભવ રે પણ આત્મા નો ના રે એ તો બધું સંસાર નજર રહે ને હા રહેવા માટે જ આ બધું કાર્ય કર્યા કરવાનું સમજ તો એ જ સમજમાં તો એ ગયું છે પણ અનુભવમાં શું આ જેમ જેમ આવતું છે તેમ તેમ મજબૂત થતું છે આવો વાગેલા રિલેટિવ નથી એમ જોયું હા વ્યવસ્થિત સમજાઈ ગયું છે સંભાવ નિકાલ કરવાનો આપણો દા શુદ્ધાત્માનો તો જેટલી આજ્ઞા પાવે એટલી શુદ્ધાત્મા છો આપણે જમે થઈ જાય જેટલી પાવે અમને કેમ આટલા બધા વર્ષો થયા